એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આ આટલા બધા ભૂલકાઓ વાર્તા સાંભળવા આવી ગયા છે ભાઈ આવો ત્યારે આવો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ પણ છોકરાઓ તમને ખબર છે આજે ખાસમ ખાસ દિવસ છે ભાઈ આ અરે ભાઈ આજે તો આ પુષ્ટિનો જન્મદિવસ છે આવો આવો પુષ્ટિની સાથે એનો ભાઈ મહર્ષિ પણ છે ઓહો હો હો પુષ્ટિબેન તો રોજ વાર્તા સાંભળે છે મહર્ષિભાઈની સાથે અમદાવાદમાં બેઠા બેઠા અને આમ સુરતમાં બેઠા બેઠા વીરાબહેન પણ વાર્તા સાંભળે છે અને તમને ખબર છે આ વીરાનો પણ આજે જન્મદિવસ છે ઓ ભાઈ વીરાબેન પુષ્ટિબેન તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અરે વાહ અને વળી પાછા દિવીજા બેન પણ વાર્તા સાંભળે છે એના મમ્મી પપ્પા સાથે આવો આવો દિવીજા બેન સાંભળજો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે દગો એકવાર એક હતું જંગલ આ જંગલમાં એક શિયાળ રહેતું હતું શિયાળ શરીરે સાવ નાનું હો દિવીજા નાના નાના શિકાર કરે અને એનાથી એનું પેટ પણ ભરાતું નહીં ભાઈ વળી જંગલી મોટા પ્રાણીઓનો ડર રાખવો પડતો એને હો એકવાર એ તો એ ગામમાં ઘૂસ્યું એને થયું કે અહીંથી કંઈક ખાવાનું મળી રહે પણ એને કૂતરાઓનો ખ્યાલ ન આવ્યો કારણ કે એ પહેલી વાર ગામમાં પગ મૂકતો હતો શિયાળ તો કે કૂતરા જેવું એ આ દુનિયામાં કાંઈ હોય એટલે શિયાળ તો ગામમાં ઘૂસ્યું એટલે કૂતરા ભસવા માંડ્યા હો શિયાળ ગભરાયું આ ગલીમાં દોડે તો કૂતરા પેલી ગલીમાં દોડે તો કૂતરા સામું દોડે તો કૂતરા અને પાછું વળે તો કૂતરા હો ભાઈ ડાબે જાય જમણે જાય ચારે બાજુ ભસા ભસ થઈ રહી હો વાવ વાવ વાવ કરતા શિયાળ તો બિચારો બે બાકડું બની ગયું અને એક ફળિયામાં વરંડામાં ઘૂસી ગયું ત્યાં એક કુંડી ભરેલી હતી એમાં સંતાવા ગયું એમાં પાણી હતું એટલે છપાક થઈને અંદર પડ્યું કૂતરા ભસી ભસીને કંટાળાને ચાલ્યા ગયા પછી તો એકદમ શાંતિ પથરાઈ ગઈ એટલે શિયાળ કુંડીમાંથી બહાર નીકળ્યું અને જંગલ તરફ દોટ મૂકી રાત પૂરી થઈ સુરત દાદા ઉગ્યા સવાર પડી પછી આખું જંગલ રળિયામનું થઈ ગયું પાછું આ પણ આ શું બધા પ્રાણીઓ શિયાળને જોઈને ભાગે છે ઓહો શિયાળને તો નવાઈ લાગી મને જોઈને બધા ભાગે છે કેમ હું કઈ સિંહ વાઘ થોડો છું અચાનક એની નજર પોતાના શરીર પર ગઈ તો આખું શરીર ભૂરા રંગનું પગ ભૂરા પેટ ભૂરું પૂંછડી એ ભરી ભૂરી ભૂરી બોલો હવે એને ખ્યાલ આવ્યો કે રાત્રે એ જે કુંડીમાં પડેલો એમાં ભૂરા રંગનું પાણી હશે અને એમ જ બનેલું શિયાળ ઘૂસેલું તે ઘર રંગારાનું હતું રંગ કરનારાનું એણે કુંડીમાં ભૂરો રંગ તૈયાર કરી રાખેલો એમાં શિયાળ પડ્યું અને આ ભૂરું રંગનું બની ગયું શિયાળે તળાવે ગયું ને પાણીથી રંગ કાઢવા કોશિશ કરી પણ રંગ ન નીકળો ભાઈ અચાનક શિયાળના મગજમાં એક વિચાર આવ્યો બોલો કેવો વિચાર ખબર છે એ તો આનંદથી નાચવા લાગ્યું પછી ઠાવકું બનીને જંગલમાં ફરવા લાગ્યું એને જોતા ઝરણા સસલા વરુ રીંછ બધા ભાગવા માંડ્યા ત્યાં શિયાળે જરા ભારે અવાજ બનાવીને કહ્યું ભાઈઓ ભાગો નહીં ભાગો નહીં હું દેવદૂત છું ભગવાને મને મોકલો છે આ જંગલ ઉપર રાજ કરવા માટે મેં એમની બહુ પૂજા કરી એટલે પ્રસન્ન થઈને એમણે મને આ વરદાન આપ્યું છે હવેથી હું આ જંગલનો રાજા છું હું તમારી રક્ષા કરીશ તમે ખાધે પીધે સુખી રહો એ જોવાની મારી જવાબદારી છે આવું કહ્યું હો વીરાબેન ધીરે ધીરે આ વાત જંગલમાં ફેલાયો દીવીજા બધા ભૂરા સરી શિયાળ પાસે આવવા લાગ્યા અને એને પગે લાગવા માંડ્યા ઓ ભાઈ ગમે એમ તો એ તો દેવદૂત હતો પછી તો પ્રાણીઓએ એને સિંહાસન ઉપર બેસાડીને રીતસરનો રાજા બનાવ્યા હો પુષ્ટિ અને એને નમસ્કાર કરી કોઈને કોઈ વસ્તુઓ ભેટ આપવા માંડી શિયાળનો તો રૂઆબ કાંઈ જબરો કાંઈ જબરો એના આનંદનો પાર નહીં એને થયું કે સાચો સાચ દેવદૂત છે ભગવાને મોકલેલો આ જંગલનો રાજા છે એણે સિંહને મંત્રી બનાવ્યો વાઘને સેનાપતિ બનાવ્યો અને હાથીઓને પાણી લાવવાનું કામ સોંપી દીધું કે જાઓ તમે સૂંઢમાં ભરી ભરીને પાણી લઈ આવો રીંછોને મધ લાવવાનું કામ આપ્યું મોરને પંખો નાખવાનું કામ આપ્યું બુલબુલને ગવૈયો બનાવ્યો કે તમે ગાયક થઈ જા ગીત ગા ગીત કબૂતરોએ સંદેશવાહક બન્યા બધાની ટપાલ પહોંચાડે સસલાને સેવક બનાવ્યા અને ચિત્તા દીપડાને દ્વારપાળ બનાવ્યા પણ બધા શિયાળોને જંગલમાંથી તગેડી મૂક્યા અને જંગલમાં એકે શિયાળ ન રહ્યું હો મહર્ષિ ભૂંડું શિયાળ તો જંગલનું રાજ કરવા લાગ્યું બોલો અને એશો આરામથી સમય વિતાવવા લાગ્યું ખાઈ ખાઈને એ તો તગડું બની ગયું એકવાર એક શિયાળ ભૂલથી જંગલમાં ઘૂસી આવ્યું હો ત્યારની આ વાત છે ખાય પીને મોટે સાથે ગાવા લાગ્યું ને એની લારી સાંભળીને જંગલનો રાજા બનેલ શિયાળ પણ ગાવા લાગ્યું કે એ તો ભૂલી ગયું કે પોતે જંગલનો રાજા છે એ પણ ગાય સામે રાજાને શિયાળની જેમ ગાતું સાંભળીને બધા પ્રાણીઓ ચમક્યા કે ઓ આ રાજા તો બીજું કોઈ નહીં ને શિયાળ છે અરે એ તો આપણને બધાને મૂરખ બનાવે છે વધારે ખરાબ તો સિંહને લાગ્યું હો આ દિવીજા સિંહ તો ખૂબ ગુસ્સે થઈ ગયો શિયાળ સમજી ગયું કે ભૂલમાં પોતે જ પોતાનો ભાંડો ફોડી નાખ્યો છે અવાજ કરીને એમ ગાવાની શું જરૂર હતી હવે એની ખેર નથી એ તો ભાગ્યું ભી પૂછડીએ પણ સિંહ કાંઈ ભાગવા દે એક જ તરાપ મારી કે શિયાળનું પેટ ફાટી ગયું સિંહે ગુસ્સામાં ગર્જના ઉપર ગર્જના કરી કરી કરી આખું જંગલ ગજવી નાખ્યું ઓ વીરાબેન તો ભાઈ દિવિજાબેન બેન મહર્ષિભાઈ મારા ભટુરિયાઓ આવી હતી આ શિયાળની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડીને ભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને એક સરસ મજાની બીજી વાર્તા કહેવાનો છું ભાઈ આવજો ત્યારે